એ આવો આવો મારા નાના નાના ટબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ટાણામાં બેઠા બેઠા ખેવના વાર્તા સાંભળે છે અને આમ જામ ખંભાળિયામાં બેઠા બેઠા નિકુંજભાઈ પણ વાર્તા સાંભળે છે ઓહો હો હો હો સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો હર્ષદ ત્રિવેદીની વાર્તા છે અને વાર્તાનું નામ છે ડાઘિયો આ નિકુંજભાઈ છે ને એ નિકુંજભાઈનો ડાઘિયો કૂતરો એના શરીર પર રેશમી રૂવાટી ને કાળા પટ્ટા બહુ સુંદર લાગે હો એક દિવસ ડાઘ્યો શેરીના બીજા કૂતરાઓ સાથે ઝઘડી પડ્યો અને રોજ રમવા જમવા બેસતી વખતે એ નિકુંજભાઈની બાજુમાં જ હોય પણ નિકુંજભાઈ જે ખાય તે ડાઘિયાને ખવડાવે ડાઘ્યો અને આ નિકુંજભાઈ પાક્કા દોસ્તાર ડાઘ્યો એમને બહુ વાલો લાગે હો આજે નિકુંજભાઈએ બહુ રાહ જોઈ પણ ડાઘ્યો આવ્યો નહીં નિકુંજભાઈને એકલા જમવા બેસવું પડ્યું એ જમવા તો બેઠા પણ એમનો જીવ ડાઘિયામાં જ હતો ભાઈ હજી મારો ડાઘિયો કેમ નહીં આવ્યો હોય હજી મારો ડાઘિયો કેમ નહીં આવ્યો હોય ત્યાં તો ડાઘિયાભાઈ પણ આવી ગયા આજે એણે દરરોજની જેમ નિકુંજભાઈ સાથે ગેલ ન કર્યા મસ્તીઓ ન કરી એની આંખોમાંથી તો આંસુ ચાલ્યા જતા હતા નિકુંજભાઈને પણ નવાઈ લાગી આજે કેમ ડાઘિયો છાનો માનો બેસી ગયો હવે નિકુંજભાઈની નજર ડાઘિયા ઉપર પડી એની આંખમાં આંસુ કેમ જોયું તો ડાઘિયાના આગળના જમણા પગ ઉપર ઘા હતો એમાંથી તો લોહી નીકળતું હતું લોહી ડાઘિયો બીજા કૂતરાઓને આમ તો પહોંચી જાય એવો હતો કદાચ કોઈ કૂતરાએ એને છેતરીને પાછળથી બચકું ભરી લીધું હતું ડાઘિયો ત્રણ પગે દોડતો દોડતો ઘેર આવ્યો હતો બોલો બિચારો લંગડાતો લંગડાતો નિકુંજભાઈએ ખાવાનું છોડી દીધું અને તરત જ પપ્પા પાસે દોડી ગયા પપ્પા પપ્પા જુઓ આપણા ડાઘિયાને કોઈએ બચકું ભર્યું લાગે છે બિચારાને કેટલું બધું લોહી નીકળ્યું છે એને પીડા થતી હશે હો પપ્પા પપ્પાએ કબાટ ઉઘાડીને દવાની શીશી હાથમાં લીધી નિકુંજભાઈએ ડાઘિયાનો પગ પકડી રાખ્યો પપ્પાએ એના ઘા ઉપર દવા લગાડીને પાટો બાંધી આપ્યો દવા લગાડી ત્યારે ડાઘિયાને બળતરા થઈ હશે હો એટલે પગ સેજ પાછો ખેંચી લીધો તરત જ નિકુંજભાઈ એના કાનમાં કહી દીધું કે દવા લગાડવા દે તો તારો પગ જલ્દી સાચો થઈ જશે ડાગ્યો તરત ડાયો થઈ ગયો એમ કરતા કરતો જાય અને નિકુંજભાઈના પપ્પા દવા લગાડતા જાય રોજે રોજ ડાઘિયાના પગ ઉપર પપ્પા દવા લગાડે પાટો બાંધે પણ કાંઈ ફેર પડે જ નહીં ને એનો તો ઘા દિવસે ને દિવસે વધતો જતો હતો બોલો બિચારો એ તો કાંઈ ખાય નહીં પીવે નહીં બહાર જવાની તો વાત જ ક્યાં કરવી હે ઘરમાં ફરે તોય લંગડાતો લંગડાતો ડાઘિયાનું આ દુઃખ નિકુંજભાઈ સહન કરી શક્યા નહીં હો ભાઈ આખો દિવસ એ તો ડાઘિયાની ચિંતા કર્યા કરે એમને ખાવાનું ને પીવાનું ભાવે નહીં પાછું પણ પપ્પા મમ્મી કહે પછી ખાવું તો પડે જ ને હે પણ નિકુંજભાઈનું મન માને નહીં હો હવે પપ્પાએ નક્કી કર્યું કે ડાઘિયાને કોઈક ડોક્ટર પાસે લઈ જઈએ ગાડીમાં બેસાડીને ડાઘિયાને દવાખાને લઈ ગયા નિકુંજભાઈ પણ સાથે ગયા હો ડોક્ટર સમજુ હતા એ ડાઘિયાની પીડા અને નિકુંજભાઈનું બધું દુઃખ પામી ગયા એમણે નિકુંજભાઈની પીઠ થાબડી અને કહ્યું સાબ્બાસ દોસ્ત તારો ડાઘિયો અઠવાડિયામાં સાજો થઈ જશે હો ડોક્ટરે ડાઘિયાના પગ ઉપરની થોડી ચામડી કાઢી નાખી અને દવા લગાવી અને ઇન્જેક્શન પણ આપ્યું દરરોજ આ રીતે ડાઘિયાને દવાખાને લઈ જવો પડતો હવે ડોક્ટર નવો પાટો બાંધી આપે અઠવાડિયામાં તો ખરેખર ડાઘિયો સારો થઈ ગયો એના પગ ઉપર હવે નવી ચામડી પણ આવવા લાગી હતી હો ડાઘ્યો ચારેય પગે ચાલવા લાગ્યો પણ હજી એનાથી બરાબર દોડી શકાતું નહોતું ધીમે ધીમે ડાઘિયાનો પગ સાવ સાજો થઈ ગયો ભાઈ ડાઘિયો ભૂલી પણ ગયો કે એનો પગ પાક્યો હતો હવે ડાઘિયો અને નિકુંજભાઈ સાથે રમે છે તોફાન ને મસ્તી કરે છે ડાગ્યો મોમાં દફતર લઈને નિકુંજભાઈને એમની નિશાળ ગુરુકુળ સુધી મૂકવા પણ જાય પાછા સાંજે લેવા પણ જાય ભલો લો નિકુંજભાઈને એની દોસ્તી ગમે છે હો પણ ડાઘિયાનું ધ્યાન બહુ રાખવું પડે છે પાછું જોકે હવે ડાઘિયો પણ સમજી ગયો છે એ શેરીના બીજા કૂતરાઓ સાથે ઝઘડવા નથી જતો એ તો ડાયો બની ગયો છે અને નિકુંજભાઈ પણ લો રોજ લેસન કરે રોજે રોજ ટાઈમસર સરસ રીતે સમયસર જમી જાય તો ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો